બધા વાંકડા ઉકે છે કરીને બે હાજર માણસ અહીંયા આગળ પેલું હોસ્પિટલ હતું ને બે હજાર માણસ ભગી ભરેલા હોય કે ભાઈ રૂમતા હોય ને ત્યારે આ કદાચ આવ્યો એ તમે ગાળા ના કરતો એ તમે આવી જીવતો ના રહેવા દે હવે કારણ કે એને જાણે કે આ ગાળો આવ્યો સમાજ છે આ સુધરેલો સમાજ એટલે આમાં છૂટવું છે તો હજી પહોંચી નહીં લોકોને હવે બહુ બોલીએ બહુ હારામાં બહુ હારામાં પણ પછી અભિપ્રાય ના ભાઈ સાલી નાટકી શબ્દ કેવા નાટકમાં કહે ને બહુ સારામાં ભરતુરી તું તો હાર્ટીથી બોલું હા અમારા સસરા આયા હાર્ટીથી જ કરી આપણે એની છોડી લાયા માટે ગુનો કર્યો આપડે એને છોડી લાયા આપડે ગુનો કર્યો અને ઘર જતી જ પહેરાઈ હતી ઘર ના છોડ્યા તો કોલેજ કરે કે રાખ બ્રહ્મચારી જોયેલા બધા પેલા પેલા બ્રહ્મચારી જોયેલા ને ગોપુત્ર ગોપુત્ર ગોપુત્ર આખલા આખલા બ્રહ્મચારી અરે હા મહારાજ અહંકાર કરે કે જો મેં કેવું કહ્યું છે વેપારી એના બધા કહેતા નહીં બિચારા નહીં અહંકાર નહીં એ પછી એટલે કૂદે નાખ્યું બધાને જમાડે છે અનાજ પકવે બધું બહુ મહાન કાર્ય કરે છે જગત ને માટે એવું બધું બોલશો પાસે તમે બળદ દેખીને તમે શાંત થઈ પણ આર તો માગે જ ને એને આર તો જોયે જ ને પરણો જોયે પેલા વેરી રસ્તા હતા રે ખેડૂત જગનો સાત ગણાયો અરે હું સાત ગણાય કોને એને ઢુકડા તો છે ભૂલાઈ ભૂલાઈ <laughs> મારી નાખો તો લોકોને દુરુપયોગ કર્યો કવિઓ બવિયો બધા આખા આખું વર્ષ મહેનત કરે ને કપડા ધોય નહીં તાર તમને કહેતો મારી નાખો તો જરા જીવાનો વારો તો રાખો ફૂલાય ફૂલાય ને પેલો પાસે મનમાં ફૂલાય નાગરિક લોકો જગત દાતા હાથમાંથી નાગરિકો જમે ઘી પણ આવે એક બારવાળા તો બહુ ઠપકો આવ્યો મેં આ તમારો વેપાર મેં જોડ્યો કહ્યું કેમ ગામે ગામ ખેડૂતોને તાર નાખી દેલા અહીંથી તાર નાખી દેલા ગામે ગામ નાખી દેલા ત્યાંથી બધું લોહી આવે તે બધું અહીં આવે પૈસા ધીરે એ બધું એ કમાય એ બધું વ્યાજમાં જ રહેવું કરી એમને મારી નાખો તે સારું પણ હાર મળું રવા દે મળું શું રવા દે મળું તમે જોયેલું કેમ બોલતા જોયેલું ને મળું મળું જોયેલું ક્યાં આગળ જોયેલું બધા ઘણા મડા જોયા ઘણા મડા જોયા ઘણા મડા જોયા હા ખેતીવાડી કામ કરે ને લોહી ક્યાં કરે બિચારા કે વીસ વીસ ગણું પચીસ પચીસ ગણું દાદા હે વીસ વીસ ગણું પચીસ પચીસ ગણું જાય શું વ્યાજ વ્યાજ સરકારે વધારે વચ્ચે કાયદા કાઢ્યા વસ્તી વસ્તી નથી કાયદો કર્યો ને તેથી વધી વસ્તી વધવા ખાય તો વસ્તી થાય ને ત્યારે બાર ઉપર નથી આવ્યા નથી કરવા ફેરફાર થવા કશું કરવા જેવું રહ્યું નથી તારે છૂટા ભગવાન તારા જેવો નહીં દેખાતું ને પેલાનું બધું પ્રકૃતિ ખ્યાલ આવે કે આવી આવી પ્રકૃતિ હતી ફેરફાર થયો આ પ્રકૃતિ રહી રહી તો પ્રકૃતિ ને એટલે આટલો ફેરફાર થયો હજુ આટલો બધો ઘણો બાકી છે ઘણો બાકી છે એવું કશું ખબર પડે આવો હોવો જોઈએ કઈ ગાલ મેલ નહીં કઈ ઈચ્છા નહીં એવું એવી હોય છે કયા પ્રકારની ઈચ્છા ના હોય છે કોઈ પણ પ્રકાર અમુક પ્રકારની ઈચ્છાઓ પેલા હતી એ જતી રહી પણ હજુ જે છે ઈચ્છાઓ એ કેવી રીતે જતી રહે ઈચ્છાઓ કરતા અમારી ખર્ચો ઈચ્છાઓ ના મળે એટલે જે રૂપિયા ખર્ચ થાય એ રૂપિયા જતા રાખી ઈચ્છાઓ જાય કેવી રીતે અહીં જેટલો આનંદ વધારતો છે એટલે ઈચ્છા ઉડી જાય કારણ કે સુખ છે નહીં અનુભવ થી કડવું જ છે અનુભવ થી કડવું છે અનુભવ થી કડવું જ છે થોડા ભ્રાંતિ ને લીધે મીઠું લાગેલું રાખે એટલે ખબર પડશે ઈચ્છા બંધ થઈ જાય બરી ને બિલકુલ જતી જ રહી જતી રહે ના જાય બેસેડે કોઈ બેસાડે તો એવું લાગે કે જેલમાં આવે એવું લાગે પુરાવો નહીં ગયા જે બધી રહી છે હજુ ઘણી એનું શું એ કયા પ્રકાર નો અનુભવ કરીને જવા દે અનુભવ કરીને જાય બેસી રહી એટલે જતી રહે તમારા જેટલા ગુણ છે એટલા બધા આવે અમારી જોડે બેસી રહીને અમારી વાત સાંભળ્યા કરે ને સમજે તો એટલે અમુક સમય સ્પીડી કરવા માટે સ્પીડી જતી રહે એના માટે કઉ છું સ્પીડી માટે તો આપડે માથાડા ઉપર નું પાણી હોય તો તરવા જવું માથાડા ઉપર પાણી હોય એટલું પાણી હોય એટલે એના અર્થ પુરુષાર્થ ની પુરુષાર્થ સ્પીડી ની વાત કરું છું પુરુષાર્થ કેટલો સ્પીડી હોવો જોઈએ આના માટે ને કયા પ્રકારનો શું હોવું જોઈએ પુરુષાર્થમાં બોલે પાંચ વખત વસ્તુ શું આવી કઈ આવે ને કઈ કઈ વસ્તુ આવી જાય કોઈ ખબર નહીં કશું જોતું નથી એવું તો આમ દેખાય છે એટલે શું જોયે છે કઈ ખબર નથી પડતી શું જુએ છે એની પેલા પ્રતીતિ થવી જોઈએ ને તો ખબર એ તો નથી જોતું એ જવાબ આવે ને આઈસ્ક્રીમ દેખા તાર ખબર પડે જોઈએ છે બીજો છે ને આપડે તો નથી જોતું એ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ જેને જોઈએ છે ઈચ્છા થાય છે એ તો બીજો છે ને ના મારે તો જોતું નથી આઈસ્ક્રીમ ને પેલો તો દેખાડે મારે મારી શું દખલ આ પેલાને જોઈએ છે તે દખલ મારી સી દખલ મારી બે ખાય ત્યાં પાંચ લઈ દો થાય પછી પાંચ બે જોતી હોય તો બે જ ખવડાવવાની હા શું ખાય છે જોવું દખલ કરે દખલ સ્વભાવ એવો નથી કે હું જોઉં છું તું કરે હા હું દખલ કરે દખલ તે વખતે ખબર નથી પડતી દખલ ને જણાતી પણ નથી એની મેરેજ પ્રકાશ પ્રગતિ નહીં થાય એટલે છે ને પ્રગતિ પ્રગતિ નહીં થાય એટલે ખબર પડશે ને ત્યાં ડેરી માથાકૂટ કરતા આગળ કેમ ખસતું નથી પ્રવીણભાઈ કહી દેવું મારા બદલે તમે કરી લેજો મારે નહીં થાય કે ડિમાર્કેશન શું દાદા આ દખલ થઈ રહી છે એનું જાણ કેમ નહીં થાય આપણને આ દખલ છે એ આપણને પોતાની ખબર કેમ નહીં પડે બધું ખબર પડે પોતે જુએ તટસ્થ ને બધી જાતના થર્મોમીટર તમે જે કહો એ માફ કાઢી આવે અને દખલ પોતાની અને આ જે પ્રકૃતિ એના સ્વભાવમાં છે એ બેની વચ્ચે ખ્યાલ કેવી રીતે આવે એમ લવિંગ લવિંગ પ્રકૃતિ તમે આપે કહ્યું ને કે એના એના સ્વભાવમાં જે બે આઈસ્ક્રીમ ખાય તો બે જ ડીશ ખાય તો એને એ પ્રમાણે જ વર્તે પોતાની દખલ છે દખલ વધારે દખલ બીજું શું કરે નથી ખાવા જો એ શું ગળે થઈ જશે એ પણ દખલ ખાવા ના દે વધારે ખાવા દે તે બે દખલ પ્રમાણસર કેવી રીતે આવે છે એ પ્રમાણ જળવાય કેવી રીતે દખલ ના કરે તો હજુ સમજણ દખલ સમજણ નથી પડતી બધું આખો દખલ પકડાતી નથી ને પણ પકડાતી નથી કેટલા વાગે કેટલા વાગે જમો છો સાડા બારે પછી નહીં પાંચે ના જો પ્રકૃતિ એક વખત કઈ કરે ત્રણ વખત થાય એક વખત ચાલ કેટલી વખત કાર જોવા દેખાતો ખાતું એવું લાગ્યા કરે ભૂખ લાગી છે હવે ખાવું જોઈએ એટલે હોટલ માં નાસ્તો કરી આવું પ્રકૃતિ દખલ કરે એવી નથી પ્રકૃતિ સારી પ્રકૃતિ દખલ જ નહીં દરેક ને એવું જ હોય ને પ્રકૃતિ સારી જ હોય બધાને આ દાખલામાં ખબર પડી કે આ દખલ થાય છે આ જમવા નથી જમતો એમાં પોતે દખલ નથી કરતો એ ખ્યાલ આવ્યો એમાં બધી વાતમાં કેમ નો બીજી બધી બાબતમાં કેવી રીતે ખ્યાલ આવે બધો ખ્યાલ આવશે હા જો તે ખાવાનું ઓછું કઈ નાખ્યું કેટલું મગજ ક્લિયર થયું નહીં તો પેલો ગેટા જેવો દેખાતો ઘેટું આવ્યું નાખો દાડો ખા ખા ખા મિનિટ પહેલે એક વખત જબસ સવારમાં નાસ્તો કરીને બપોર ગયા બપોર પછી કરશું તું શરીર બહુ સરસ થઈ વિચારો સુધરી ગયા અને તેના આધારે તનમૂળ અરે પેલું રાત્રિ ભોજન ત્યાગ થઈ ગયું રાત્રિ ભોજન બહુ નુકસાનકારક સત્સંગમાં નાસ્તો હોય તે લઉં છું પાછું સત્સંગમાં નાસ્તો વેચે છે ને એટલી છૂટ રાખેલી છે સમજે લોકો લોકો ને ના તો તે વખતે પાછું એના એવિડન્સો એવા પાછે છે પેટમાં ભારે ખાવાનું જાય ને તેવા એવા એવિડન્સ બાજે છે પાછળ કરેલો ડખો કરેલો પ્રકૃતિ ચાલે એવું પણ આ ડખો કર્યો ડખો કર્યો કાલે નક્કી કરેલું ગઈકાલ નાસ્તો કર્યો ત્યાં નક્કી કરેલું કે હવે આવતી વખત નાસ્તો છે આજે એ નથી કરવો તો કર્યો પેલું છૂટ છે એટલે કરી લઉં છું દાદા ને કહેલું છે કે નાસ્તો કરીશ એટલે પ્રકૃતિ ને ચાલે એવું હતું પ્રકૃતિ તો ભાન ના હોય વાત નહીં તો પ્રસંગ મને તો ખ્યાલ આવે છે કે પ્રકૃતિ ને એક એક પ્રસંગ ને આપ ખોડ પાડો ને તારે ખ્યાલ આવે છે એમને આવતો હોય તો પ્રકૃતિ ને કઈ કઈ વસ્તુ એની મેરેજ ચાલ્યા કરે છે ને આપણો ડખો કઈ કઈ હોય છે બધો ધક્કો ઓછો થયો ધક્કો ઓછો થયો સિનેમા ડકો ઓછો થયો રાતે નહીં ખાતો તે ડકો ઓછો થયો હોટલ જતો નહીં તે ડકો ઓછો થયો કેટલા બધા ડખાઓ છે હજુ ઘણા છે ને હજુ છે બહુ ડખા છે હજુ આખો દિવસ એ ઓળખાતા નથી એનું શું બધું ઓળખાય છે તું કરું તો ખબર પડે ગાડાખો થઈ રહ્યો તો થર્મોમીટર ને વાર શું લાગે કે તો તાવ શું ઓળખાય પણ જાય નહીં ને ખબર પડે છે કે આ ડખો થયો છે કાઢવાનું તો નથી ને છૂટા રહેવાનું ડખો છૂટા રહ્યા ઘરમાં ડખો બંધ થઈ ગયા પોતાના સ્વભાવમાં આ મહેમાન રહોડા ના જાય મહેમાન ની કેટલો બધો કિંમત ગણાય ગણી રહોડમ કરી લાવા બે હતો મહેમાન બધું ગમે તો આ મહેમાન એવું કરે છે આપે કહ્યું ને પેલું થર્મોમીટર બધું બતાવે છે એ કોણ થર્મોમીટર બધું જ બતાવે છે એનું આખો દાડો ચેતવવાનું તો કામ રહેશે જ પ્રજ્ઞાનું એમાં આપણો ડખો કયો પ્રજ્ઞા શક્તિ તેને બતાવવાનું કામ કર્યા જ કરે છે એમાં આપણો ડખો કયો ડખો કરીએ ગોઠીએ નહી ડખો કઈ નઈ એલો બાપ ખર્ચા આવે પછી પ્રજ્ઞા શક્તિ ચેતવે છે ને એમાં આપણે વચ્ચે ડખો કરીએ છીએ એવું ચેતે કોને ડખો કરનાર ચેતે તારા શું બધા બાપનું કાઢવાનું કર્યા કરે તુલસીને કરે નીરુબેન પૂછે છે ભગવાન શું કરે તે વખત નીરુબેન પૂછે છે તે વખત ભગવાન શું કરે ભગવાન ઉદાસ

હિંમતભાઈ પૂછે છે આ ડખો થયો અને આપણે નિશ્ચય કર્યો કે આ ડખો નથી કરવો એ ડખો ના કહેવાય હિંમત હિંમતભાઈ પૂછે છે આ ડખો થયો પછી આપણે નક્કી કરીએ ને કે આ ડખો નથી કરવો એ ડખો કાઢે ને ડખો લખાણ કાઢે પેલા દગાડ કાઢીને આ ડખો થાય ને આ ડખો ઉત્તમ ડખો ડખાણે કાઢે પછી જે આ ડખો રહી પછી જે ડખો રહે ને એ કાઢવો પડશે જે ડખો જે રહ્યો છે પાછલો એ પછી ડખો નીકળી જાય સરળતાથી એમ કે છે કે આજે આપણે કહ્યું ને ડખો ડખાને કળે તો પછી એક ડખો જાય પછી બીજો ડખો તો રહ્યો એ કેવી રીતના સરળતાથી નીકળી જાય પછીથી પાછળથી પેલો ડખો આપને જતો આપને જતો આપને જતો ચાલો ના ભાઈ

એના સ્વભાવથી ઓગળી જાય એવું ને એ ડખો છે ભાઈ ડખો એમ જતો આપડે કહીએ ત્યાં તમારું કામ પૂરું થઈ જતા રહો તો જતા રહો પેલા ડખા જાય પેલા ડખા પેલા ડખા જાય બીજો કરીએ માર્ગ તો બહુ અઘરો તો એક એક ઈજ પણ અમે જવું એ બાજુ તરફ બહુ કિંમતી આત્મા જુદો છે એવું કે ત્યારે મોટો સાયન્ટિસ્ટ ગણાતો જુદો છે એવું એને ખબર પડે કે આ જુદો છે બીજું કશું નહીં તમે તો વળી આગળ પહોંચી ગયા બોય આવું આગળ વધી ગયો બોય કેવો બાટલી બોય છે એક પેલી એક વાત વાત નીકળી હતી એટલે એટલે રોંગ બિલીફ એ એ ડખો કરાવનારી છે અને રાઈટ બિલીફ થી રોંગ બિલીફ નો છેદ ઉડે છે અને રાઈટ બિલીફ ભલે બિલીફ છે પણ એ ખુદ સે ખુદ ઓગળી જાય છે એમાં તો આમાં એટલે જે પહેલો ડખો એ રોંગ બિલીફ નો વિભાગ થયો ને અને બીજો ડખો એ રાઈટ બિલીફ નો હમણાં કહ્યું કે મહેશ આઈસ્ક્રીમ ખાતો હોય બે અને તું ડખો કરે છે તું ડખો કરે છે એટલે મહેશ જુદો અને ડખો કરનાર જુદો એવું હવે ડખો કરનાર ને પાછું ચેતવનાર જુદી પ્રજ્ઞા તો એમાં ડખો ડખો ના કરે તો બે દિવસ કઈ ઉઠી જાય આ તો ડખો કરે તરત તે લાવી ચાર પણ ઠોકી જાવ ને પોતે ડખો કરે હા હવે ત્યાં પ્રજ્ઞા બતાવે છે કોણ ત્રણ ચાર ઠોકી જાવ એ બતાવે છે કોણ એ પાછું કોણ પ્રજ્ઞા છે પેલું છે પૂર્વ નો હિસાબ એ જ એટલે કોણ ચારિત્ર મોહ એટલે પૂર્વ નો પેલું ચાર્જ થયેલો તે ઉડી જાય અન્ના જો જાગૃતિ નાખે નીચે ના વધી જાય અમુક લિમિટ સુધી તો ઉડાઈ શકાય એવું હોય છે પ્રજ્ઞા શક્તિ બતાવે ને ધાસી તો ઉડાઈ શકાય એવું હોય છે એટલે દખલ બંધ થાય એવું શક્ય હોય છે બરાબર આવું જ વાણીમાં હોય ને ડખા ડખલ વાણી જે આખો દિવસ વાણી નીકળતી હોય એમાં ડખો કરીને એમાં દખલ હોય પોતે દખલ દખલ દખા દખલ કરે વાણીમાં જે સહજ રીતે એની મેરે જે વાણી નીકળતી હોય પ્રકૃતિને સ્વભાવે એમાં પોતાની દખલ હોય એ દાખલો આપો દાખલો ભણતા આવડે ને બનતા આવડે ને કે નથી આવડે કરતા આવડે કેટલા બધા દાખલા પીવા અત્યારે આપો ને તો ફિટ થઈ જાય આ પ્રસંગમાં વાત નીકળી હોય તે વખત આપો ને એટલે ફિટ થઈ જાય એટલા માટે આપણે કહ્યું ને પેલામાં પ્રકૃતિ અને સ્વભાવે પેલું વાણી નીકળતી હોય પણ પોતે એટલે આમાં દખલ દખલ ખરી વાણીમાં એ પૂછું વાણીમાં હોય દખલ દખલ બધામાં હા એમાં હોય અદરક બધો થઈ જાય શું તો આ ગાડી કોઈ ગાડી તો બહાર બધું દખલ દખલ કર્યા ઉપાય બતાવો દાદા દખલ દખલ બંધ કરવાનો ઉપાય બતાવો યાત્રા રસ્તા થઈ જાય એટલે દખલ દખલ બંધ થઈ જાય પોતાનો ગુણધર્મ ગીલાતા દર્શનો જે ચારિત્ર મોહ આવ્યું તેને જાણવું કે આ ચારિત્ર મોહ છે એને જોવું જાણવું શું જતો રહેશે જે જોવા જાણનારો છે એ પોતે દખલ દખલ કરે છે જોડાદાર ન કરતો દખલ કરનાર તો એ જુએ છે જાણે ચાલે કરશે ડિસ્ચાર્જ અહંકાર ડિસ્ચાર્જ અહંકાર દખલ કર એ તો બંધ ના થઈ જાય ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ અહંકાર બંધ થઈ શકે શું એ જ્ઞાતા દ્રષ્ટા કોણ રહે છે જ્ઞાતા દ્રષ્ટા કોણ રહે છે નિર્વેર કેટલા જ્ઞાતા દ્રષ્ટા જોતો રહેવાનો તો રહેવાનો પ્રતિષ્ઠિત આત્મા પ્રતિષ્ઠિત આત્મા રહે છે મૂળ આત્મા એજન્ટ એજન્ટ મૂળ આત્મા પણ એને જાણે પ્રજ્ઞા ને અહીંયા જ રહે આપણામાં જ કાઢી નાખવું અનામાં કાઢી આપણા કરતા બધા રહેવાનું આપડા ગયા પછી એ રહે છે સત્સંગ ચાર પેઢીઓ એ આપણે કાઢી મળે છે કે આપણે એને કાઢી મળે છે હા તો રહેવાનું એને કાઢી શું કરશે આપણે જતા એને હેતુ સત્સંગ બેસવાનો આઠ ત્યારે હાથ ધડાકા માર શું કેવાય ધડમ ધડા ધડમ ધડા ચાલી તો ચાલ્યા એપાર્ટમેન્ટ તો રહેશે ચારસો પાંચસો રહેશે તેથી દસ પેઢી રહેશે બધનારા ના ચાલે બધનાર ફળ ક્યાં ચાલે આ ગાય બધું બધે એના છોકરા ચાલે ચાલે ગયા હજુ ચાલી ચાલી થઈ ગયો અમદાવાદ કિલ્લા બધા ઉભા છે ને દરવાજા સારંગપુર નો પંદરસો પંદર વર્ષ પહેલા બદલેલા વેલા બારસો બારસો વર્ષ પહેલા એટલે આ તો રહેવાનું છે અને આપણે આપણા પર ઓછું કઈ ઓછું કરવું આપડે દેહી લખતા દેહી કઈ નાખ્યું की मकाल है મારું નામ અડધું કેન્સલ કરી અને ભાઈ તો ચાલે મારું નામ તો કોઈ અમને કેન્સલ કરી ગયા ચાલે કે ના ચાલે ભાઈ ચાલે કે ના ચાલે ચાલે અમારું નામ દઈ શું જે નમે છે એનો જન્મ થયો તે નામ રવા દે જન્મ થતો જે નામ પડ્યું એ આપે અત્યાર સુધી અમે પેલું ડખો દખલ પ્રકૃતિ ને જ કેતા હતા ડખો દખલ પ્રકૃતિ ને જ કેતા હતા પેલી પોતાની આજે કહ્યું ને પોતાની પ્રકૃતિ પોતાની દખલ છે પ્રકૃતિની દખલ નથી એ આ પહેલી વાર મને ખબર પડી સાચું કહું પહેલી ખ્યાલ નથી વાત ચાલે Thank કાંતિભાઈ પૂછે છે બુદ્ધિ ડખો ડખો કરે બુદ્ધિ મન પણ ચિત્ત ચિત્ત શું કરે અહંકાર બુદ્ધિ ચિત્ત ને મન બધા એ ડખાવાળા જ છે મૂળ ગુનેગાર જણાય અહંકાર કારણ તમે છે મન તો એના વિચારો આપીને જતું રહે મનનો સ્વભાવ તો વિચારો કરીને જતું રે એટલે પેલા અહંકાર જેવું ફોર્સ વાળું નહીં ને પેલો સહી કરનારા જેવું ફોર્સ વાળું નહીં ને મન એટલે તમે કહ્યું ને બીજા એને વિચાર આપો એટલે જતું રે પછી સત્સંગ વાત કરીએ એટલે જતું રે ના જતું મન તો એક જીદ જીદ પકડ્યો ને હવાર કાઢે મન એક જીદ પકડે ને તો હવાર કાઢે કોઈ પહોંચલું ના હોય આપણે જ પાંચરા થવું પડે પોતાને જ પાંસરું થવું પડે બધું પોતે પાંસરું થવું પડે ખરું છે એ તો પાંસરા હતા તેને આપણે બગાડ્યા એટલે આપડે પાંચ સુધરે એટલે આમાં તો એવું પાછું પ્રજ્ઞા જેટલું બતાવે એટલું જ થાય ને વધારે પ્રજ્ઞા જેટલું ચેતવે એટલું જ આપણે ચેતવી શકીએ ને પ્રજ્ઞા તો બધું માનવું નહીં એટલે બંધ થઈ જાય દાખલા તરીકે આપણે માનીએ બધું જ તો બધું જ ચેતવે કશું રહી ના જાય પણ સિન્સેર થયા બધું છે બધું ચેતવવાનો એવો સિદ્ધાંત જ હોય પ્રજ્ઞાનો આપણે જો એનું માનીએ એવો સિદ્ધાંત જ હોય કે બધું ચેતવ્યા જ કરે એ મોક્ષે લેજો એટલે એના પોતાના ઈચ્છા પ્રમાણે થતું હોય એને એની ભાવના પ્રવણ થતું હોય તરત તૈયાર હોય હરિભાઈ ગરબામીઓ જે આરાધના નહીં કરી મોટા મોટા જ્ઞાનીઓ તે આરાધના આ લોકો કરે આ આરાધના જે છે મહાન જ્ઞાનીઓ જાણતા નતા કે આ આરાધના જે છે મતભેદ પડવા દેવો નથી અથડામણ ટાળવી છે અને હિસાબ બધા ચૂકતે કરીને આપણે આપણી દિશા જુદી છે છૂટવાની છે એટલે વઢે કરે ને તો પણ બીજી વખતે પેલું જોઈન્ટ થવાનો વાંધો ના આવે પણ એ વઢીને આપણો હિસાબ ઓછો થાય જેની અને વઢીને મનમાં ઉભું થાય કે આપણે નથી આવું તો પણ પણ પાછું એનો પેલું હિસાબ જે રહેતો હોય એનો અર્થ નહીં ને એટલે ફરી જવાનું થાય અને આપડે એન્ડ આવવો જોઈએ નકામ જાય જાય આપણું અક્રમ બધી રીતે અને મોટી ખૂબી ક્યાં જાય એટલે જેને વડે છે અને પોતે એ બે જે છૂટા પડે છે ને પછી અસર નથી હોતી એટલે પછી જવા માટે પેલું એ ના થાય પાછું ના પડે મન સત્તર દસ ત્યાંસી કનુભાઈ પટેલ ને ત્યાં બરોડા સવાર ઓફિસ માં જવાનું છે કે ત્યારે ત્યારે અહીં સતી છે જોવા મળે છે આ શું કેતા છે આ શું કે છે ઘણી વાર માં શું શું આવ્યું બોલો શું છે માં જ્ઞાન માં બંધાવામાં મુક્તિ થવામાં મુક્તિ થવામાં બંધાવામાં નહીં મદદ નહીં કરી ચોક્કસ લાગે બ્રાહ્મણ કરતા ચોક્કસ તારા કરતા નહીં ચોક્કસ તો ખટપટિયો બહુ બહુ ખટપટિયો ના હોય તાજી ઉભી કરું ખટપટ ના હોય તાજી ખટપટ ઉભી કરું કઈ લેવા દેવા ના હોય તો ઉભી કરવા કોમન સેન્સ આવી છે ને ખટપટ જયારે બંધ કરું તો કોમન સેન્સ કામ લાગે ને ખટપટ તું તારે બંધ કરી દે કોમન સેન્સ કામ લાગે ને

રસ્તામાં ડ્રાઈવર અને બધા ચીડે તો તું ચીડી ગયો ડ્રાઈવર પછી પછી ડ્રાઈવર કે મારા હું આવવાનો નથી જતો રહ્યો પછી આ બધા તેડા ખરાબ હોય રામચારી માં તું એકલો જ તેડલો ત્યાં ઢોલ મારી હતો તું તેડલો ત્યાં ઢોલ મારી હોય તો તેડલો રસ્તા ના રાખે આપણને આ જોડે રસ્તા ના એ કોમન છે ને એને જાતે ધોલ મારી રહી તો એ પાસે મનાય કપટ કરવું પડે ને કપટ કેટલું બોલવું પડે કપટ કરવું પડે એ તો બધું આવડે તમને કપટ તો નથી વિનતા હવે બધું આવડે બધું પણ એનો લાવો ખરો ઉકેલ લઈ ને મોક્ષ માર્ગ માં શું કામનું કપટ ને બધું હે મોક્ષ માર્ગ માં કપટ ને જુઠ્ઠું બોલે બધું તો બાધક રૂપ ને એ આવડી ગયું ને કોમન સેન્સ આવી ગયું ને કોમન સેન્સ આવી ગયું પેલું બધું કઈ નાખે કઈ નાખે જયારે કોઈ જુગાર રમતા શી ગયો જુગારમાં કેમ હોવાના જોડે નહીં બધું કોમન સેન્સ આવી જાય ને જુગાર બંધ કરે કોમન સેન્સ નહીં જાય વધે છે ઊંધા આચરણમાં ઊંધું આચરણ ખરું ને એમાં કોમન સેન્સ વધે છે બહુ સરસ બચાવ બટકવા માટે બહુ મોટી વસ્તુ છે સીધામાં તો શું બચાવ કરવાનો